આપણે દાદા મહાદિવસ ગોઠવીએ તો એક વખત મહાદિવસ એટલે જન કલ્યાણના માર્ગ અર્થે કારણ કે આ બધા નારીઓ થઈને બેઠા છે લાખોના ટુરાને લઈને બેઠા છે કે આ બધા જ્ઞાનીઓ જે લાખોના ટોળાને લઈને બેઠા છે તેની સાથે વાતચીત કે વાદ વિવાદ ગોઠવીએ તો આ બધા બધા લોકો જ્ઞાની થઈને લાખો લોકોને લઈને બેઠા છે અમે જ્ઞાની છીએ અમે ટોળા લઈને બેઠા છે બધા બધા માણસોને સમજાવે કે અમે જ્ઞાની છીએ એમ એથી કિન્દર ગાર્ડન માસ્તર એમ કે હું જ્ઞાની છું છોકરાને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માસ્તર કે હું જ્ઞાની છું સેકન્ડ એમ કે હું જ્ઞાની છું નાય કેમ કે છોકરા પાડે મારી પાસે એટલે મને કે અમારે જેવો માર્ગ નહીં મોક્ષ માર્ગ તો અમારો તમારો નહીં તો તમારો જ માર્ગ છે એમ કરીને મારે આમ છે કારણ મળે બોલવું એટલું કામ લીધો છે ખરા પછી બોલ બોલાય તો રસ્તો જ નહીં તીર્થ કરે છે ને એના ત્યાંના આધારે દોષિત છે દોષિત સાપેક્ષ છે બાકી ખરેખર દોષિત નથી મૂળ દ્રષ્ટિએ દોષિત થઈ એટલે ગોઠવો નહીં તો મને વાંધો નહીં મારે ફક્ત મૌન પકડી લેવું પડે સાંભળો થઈ જવું પડે હા એક એક જણ લાવે તો એ કઈ કરીએ પાછા જ બે જણ હોય એટલે પેલા બધા એક જ તક ના થાય God is greater. એટલે હું જરા ધ્યાન કરવા જવું ત્યારે પેલો આપડે બધા જોઈએ આપડે બધા એક અવાજ તમારે મૌન પકડવું પડે જોવા જવા એવું થાય ને ત્યાં બિલકુલ મૌન થઈ ગભરાણ કરી દઈ وتدل آن ડાયરેક્ટ સાઈડ વરનું લાગુ પડતું હોય તેનો વાંધો નથી પછી વર લાગુ પડતો હોય બીજી દુનિયા દ્વારા ઘણી ધર્મ પરિષદો ગોઠવાય વર્લ્ડ રિલીજીયસ કોન્ફરન્સ ગોઠવાય દુનિયાની અંદર ઘણી શિકાગોમાં ગોઠવાય બોસ્ટનમાં ગોઠવાય જય સચિદાન જય સચિદાન ત્યારે બી બધી ઘણી ધર્મ કોન્ફરન્સ ગોઠવાય છે બધી ધર્મની ધર્મની કોન્ફરન્સ ગોઠવાય છે ગોઠવાય છે એ સમજવા માટે તૈયાર છે ને માટે છે સમજવા માટે આવેલા હોય છે ને હા હોય આ તો બધું લપાસ પેલા પુસ્તક છે કયો સમજવા માટે એટલું મને બોલાવજો બધાને વેપાર ચાલે કેટલા બધા ચોખ્ખા છે તેને વેપાર જે આપણું છે એ કેફેર કરે પણ તેને વેપાર તો કરો તારું દુકાન કોણ તોડી ભલે પ્રમાણિત તારી દુકાન છે આ બાર વેરીઝેબલ છે પણ તારું દુકાન કોણ તોડી અને આ તો જ્ઞાની જાય એટલે બધી દુકાન રસ્તા કોઈ નથી બધું એ જાતે જ શું હોય તો અમે ખુશી થઈ તો અમે એને પીછે થવા લાગીએ શું કહું જીજ્ઞાસુ હોય તેને ઘણા યોગી પુરુષ હોય છે ને ઘણા યોગી પુરુષ હોય છે યોગી પુરુષ પણ એ લોકો એવું માનતા હોય કે ગોડ ઇઝ નોટ ક્રિએટર આપણા બધા યોગી લોકોનું આપણા ઉપર ભાન જ નથી યોગી કોને કહેવાય છે આપણા લોકો તો દેહના યોગી ને યોગી કહે છે દેહનો યોગી વાણીનો યોગી મનોયોગી બધું આત્મયોગી ને યોગી કહેવાય આપણા લોકો તો ભુવાન જ નહીં અહીં ચક્કો હોય અહીં ચક્કર વધ ગયા કરે અહીં ચક્કર અહીં ચક્કર મનોયોગી એમાં તેને શું એમ મનને પોઈન્ટેડ કરે છે શું કરે છે એકાગ્ર બનાવે છે પણ પછી કઈ કરવાનું મનને એટલું પોઈન્ટેડ કરી કર્યા કરવાનું ત્યાર પછી ઘણી ક્રિયા બાકી રહેશે તો ટેસ્ટ પડે જરા એનાથી જરા છોકરા તું કચરા ઉતરી જાય એટલે એનો મોટો લાભ થયો દુનિયાદારી દરેક સમજો તમે ભણેલા એક માણસે અહીં બિલકુલ એ મિલકત નથી પણ તમારે તો પાંચસો ડોલર ત્યાં હજાર લીધા તો મુદતમાં ત્રણ મહિનામાં આપી ગયો યાદ હતો દસ લાખ ડોલર ભેગા કરે કઈ ના કરે મિલકત નથી દસ લાખ એટલે વીસ લાખ મિલકત પેલો આપતા ના જાય હાલે હા દસ લાખ ડોલર ભેગા કરે એ એની સિદ્ધિ છે એ જો લઈને ફરી ના આપે ચાલે પણ એ જો લઈને આપે તો એની સિદ્ધિ વધારે થાય એમાં સિદ્ધિ પોતાનો દુરુપયોગ કરે તો ખરાબ થઈ જાય એ સિદ્ધિ કહેવાય દસ લાખ વર્ષની એનું નામ સિદ્ધિ પોતે દુરુપયોગ ના કર્યો હોય જ્યાંથી જે શક્ય છે સિદ્ધિ પ્રગટ થાય શક્તિ આત્મા આત્મા તો કોઈ જોયો નથી હિન્દુસ્તાનમાં જોયો નથી હોંભળો ને પડતા હોવો જોઈએ આત્મા હતો બધી પૂત ગયું અગર માનેલા આત્મા હું આ છું આ મારો આત્મા છે એ માનેલા આત્મા બધા આત્માની તો વાત કરતા હોય પાછા યોગીઓ બી બધા યોગીઓ આત્માની તો વાત કરતા જ હોય છે આત્માની બધા વાત તો કરતા જ હોય છે માનેલા આત્માની માનેલો પોતે જે માનેલો છે આત્મા દેહાદ્યાસી આત્મા ને પેલો આત્મા શું ફેર છે બેમાં આત્મા તો જોયો શું ફેર છે સૂક્ષ્મ આત્મા જેને જોયો એક માનેલો આત્મા છે એ દેહાભ્યાસ વ્યવસ્થિત છે એક માનેલો આપડા હું છું એને રિયાલાઇઝ કરી છે હું છું અને તે દે- દે- એ દેહાદ્યાસ રૂપે છે તે આ આત્માની બધી ચાર બાર વાતો ઈગો ને પામેલા જ બધા એમ? બીજો આત્મા એક્ઝેક્ટ ભગવાન પોતે રૂપે છે શુદ્ધ જ છે શું કહે છે? સમજ્યો ને? એ આત્માની આ લોકોને ખબર ના હોય પછી કહે ખરા કે આત્મા શુદ્ધ જ છે આપણો આત્મા છે અંદર અચર આત્મા વ્યવહાર સચર આત્મા છે નીચે નહીં કરો સચરાયેલો પણ એને પામી શકાય ખરો મિકેનિકલ આત્માને પામી શકાય ખરો મિકેનિકલ આત્માને પ્રાપ્ત કરી શકાય ખરો મિકેનિકલ આત્મા પ્રાપ્ત કરીએ આ મિકેનિકલ આત્મા હું છતે યોગી છું હું આમ છું હું કેમ છું એ આત્મા જ્ઞાની થવું છું એટલે સૂક્ષ્મ જ્ઞાન પામે દેહાદ્યાસ નથી દેહાદ્યાસ છૂટે નહીં તમારી કરતા પણ છૂટે નહીં કરતા પણ છૂટે નહીં તમારી ભોગતા પણ છૂટે નહીં સંસાર ચાલે